એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા મિલોની વાર્તા સાંભળે છે ઓહો હો અને આ મહેસાણાથી સુરીલી વાર્તા સાંભળે છે અરે વાહ ભાઈ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ સાંભળો આજે હું તમને ફરીને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આ મૂછાળી માની વાર્તા છે <laughs> સાંભળજો વાર્તાનું નામ છે વહતા ભાભા ભાભા એટલે ડોસા એ ડોસાનું નામ વહતા હતું વહતા ભાભા સાંભળો એક નાનું એવું હતું ગામડું એમાં બધાય માણસો અજળ હતા હો કોઈ કાંઈ સમજે જ નહીં ને મૂરખ બધા કંઈ સમજે નહીં અને સુણે નહીં સાંભળે નહીં એકેય ચીજને ઓળખે નહીં ને કોઈનું નામે ન આવડે એ બધાને બધા ભોટ હતા એક વખત ચોમાસામાં એક માણસના ફળિયામાં દેડકું આવ્યું ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ એમ કરતું કરતો દેડકું આવ્યું હો પણ ભાઈ કોઈએ ક્યારેય જન્મારામાએ દેડકું દીઠેલું નહીં એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા અને વાંકા વળી વળીને નીરખી નીરખીને બધા જોવા લાગ્યા આ શું આ શું અરે આ શું આ શું છે આ એ શું હશે એ કોઈ કળી ન શક્યું હો ત્યારે બહુ વારે બધા બોલ્યા આ તે શું હશે એક કે હરણ હશે હરણ લો બીજો કે અરે ભાઈ એ તો બગલું હશે બગલું તમને શું ખબર પડે ત્યાં વળી ત્રીજો કે અરે ભાઈ વગર વિચારે કાં બોલો એ તો ભાઈ શિયાળ હશે શિયાળ આ ચોમાસું છે એટલે વગડામાંથી આવીએ ચડે ત્યાં તો એકે કહ્યું અરે ભાઈ આ બોલાવો ને આપણા વહતા ભાભાને જેવું હશે એવું કહેશે વહતા ભાભા ઘરડું માણસ છે એણે બધું જોયું ને જાણ્યું હશે આપણે તે શું સમજીએ અને બધા વહતા બાબાને બોલાવા દોડ્યા હો ભાઈ પછી તો વહતા બાબા તો રાડો નાખતા નાખતા આવ્યા લાવો હવે તો કાંઈક શીખો અલાઓ હવે તો કાંઈક શીખો આખો જન્મારો હું કાંઈ બેસી રહેવાનો છું તે તમને બધું કાયા કરીશ <laughs> માણસો જેવા હતા એવા હતા વહતા બાબા વહતા બાબા દેડકા પાસે આવ્યા અને આંખ આગળ હાથ લઈ જઈને દેડકું બરાબર જોઈને ધીરે રહીને બોલાવા અહ આમાં તે શું છે નાખો ને ચપટી દાણા ચણે તો ચકલું નહીં તો મોર તો ખરો લો આમાં તે શું નાખો ચપટી દાણા ચણે તો ચકલું નહીં તો મોર તો ખરો વાહતા તા બાબાએ તો આવું કહ્યું ભાઈ હો એ ગામને એક નાનો એવો ગઢ હતો કિલ્લો હતો આ કિલ્લાને એક દરવાજો હતો એક વખત રાત વેળાએ ગામમાં એક હાથી આવ્યો હો ભાઈ અને એ કિલ્લાના દરવાજામાં ભરાઈ ગયો સવાર થયું ત્યાં તો બધાએ બારણામાં અંધારું જોયું સૌ કે અરે આ તે શું થયું સવાર થયું તોય હજી બારણામાં આટલું બધું અંધારું કેમ છે કોઈ કે અરે ભાઈ એ તો મેષનો ઢગલો છે કાજળનો કાળો કાળો કોઈ કે અરે ભાઈ એ તો વાદળાનો પડછાયો છે ત્યાં વળી એક જણ કે બોલાવો ને વહતા બાબાને એ જે હશે તે કહેશે વહતા બાબા વળી રાડો નાખતા નાખતા અને પોતાની લાકડી પછાડતા પછાડતા આવ્યા હો આંખે હાથ દઈને ધારી ધારીને જોઈને વહતા બાબા કે અહ આમાં તે શું છે આ તો રાતનો ગોહો ભરાયો છે ગોહો <laughs> રાત ભરાણી છે એવું કીધું વહતા બાબાએ તો બોલો જોતા નથી અંધારું છે ઈ આ બે જગમગ થાય છે એમાં એક છે ચાંદો અને એક છે સૂરજ લો બોલો હાથીની આંખ જોઈને વહતા બાબા તો કે આ બે જગમગ થાય ચમકે એમાં એક ચાંદો છે અને એક સૂરજ છે રાત ભરાણીથી એવું લાગ્યું વહતા બાબાને તો <laughs> અને ભાઈ આ મૂર્ખાઓના ગામમાં બધા સમજી ગયા અને પોત પોતાના રસ્તે પડ્યા લો બોલો તો ભાઈ આવા હતા વહતા બાબા અને એના ગામના લોકો મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો